દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાન અસ્તિન જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ you આજે હરીશભાઈ કહે છે આજે સત્સંગ રાખીએ બરોબર છે કહું અત્યારે તો આ કુદરતની સિઝન છે બધી <laughs> એટલે હવે જો ઓગસ્ટ મહિનામાં કુદરતને માન આપીશું આપણે હા સંજોગો જુઓ એ જરૂર છે ને પાછું એટલે આપણે બધાને શું થાય સત્સંગ છે વરસાદ ના આવે થારું <laughs> એટલે બીજું કશું નહીં પણ કોઈને થાય એવું નથી જોકે સરસ બસ ચાલો કુદરત તો કુદરત જ છે બધી બૂમા બૂમ પડી ગઈ છે ને આ વખતે તો ચાલે આ તો માણસોની બૂમા બૂમનો પડઘો છે બધો આજે તો जोधपुर से आ गई सुनीता जी हम्म? તો આજે જ સત્સંગ લઈએ આપણે બચમાં સારો ગાળો ગયો આજે આવ્યો છે આ તો લઈએ હમ સાત છે સાત બાબતો પૂછી છે એમને આપણા લલિતભાઈના સુનીતાબેન જોધપુર તમે તીવરી ગયા છો ને એક બે વખત तो सुनीता जी जो आपने पूछा है वो सत्संग लेते हैं और आपकी विनंती के अनुसार गुजराती में करेंगे हम्म? ओम ह्रीम दादा भगवान शरणम गच्छामी सुनीता जोधपुर से दादाजी गुरु पूनम के परम प्रेरक दिवस पर हृदय से चरण वंदन और दादा भगवान के अखंड परिवार को जय सच्चिदानंद बहुत अच्छा विनय उनका पहला दादाजी गुरु पूनम यानी संपूर्ण निखालस हास्य सहित शुद्ध प्रेम का पूर्णत्व आज प्रार्थना सहित विनंती है कि शुद्ध निखालसता अपनी गंभीरता सहित સિદ્ધ સ્વરૂપ છે હમ મહાત્માઓ મેં ખીલે એસે આશીર્વાદ દે ખૂબ ખૂબ આશીર્વાદ છે લલિતાજી અને દાદા ભગવાન જ બધા એને બધામાં એવી શક્તિઓ મૂકીને ગયા છે પરંતુ આપણે એ શક્તિઓ ખીલે એ પ્રમાણે આપણો આપણા જીવનમાં જે જીવાય છે એમાં એ પ્રમાણે રહેવાનું છે એમાં જેમની પાસે આજ્ઞા છે દ્રષ્ટિ છે આજ્ઞા છે તે આજ્ઞા ધર્મથી રહે અને જેમની પાસે નથી તે દાદા ભગવાન દાદા ભગવાને પોતે સ્વયં આપેલા અને સમજાવેલા સત્સાધનોથી રહે ખૂબ આશીર્વાદ છે બીજું दादाजी स्वाध्याय सत्संग सभा में आप श्री ने अंतकरण के गंभीर सहज धरातल से परिचय करवाया तो प्रयोग प्रयोगी की वास्तविक कर्म भूमि का परिचय मिला संयोग संयोग स्वरूप से दर्शनीय हुए ઉનકા અનુભવ લિખા હૈ પ્રયોગ પ્રયોગીનું આખું વાસ્તવિક સ્વરૂપ એમને સમજાયું અને સંયોગ સંયોગ સ્વરૂપ મેં એમને દેખાયા બહુ સારું કામ છે આપણે જુઓ આ સુનીતાજી એનો પુરુષાર્થ જોજો તમે જબરજસ્ત પુરુષાર્થ છે અમે જાણીએ છીએ એ કેવા કયા તપમાં છે અને કેવી રીતે જાય છે શું દરેકને પોતપોતાની રીતનું તપ હોય કંઈ તપ આપણને ખબર ના પડે કોઈને એ દરેકનું અંતરનું હોય પણ આપણામાં દ્રષ્ટિ ખીલી હોય તેમ આપણને સમજણ પડે વધારે પડે વ્યવહારમાં બધા જાણે જ છે આ રીતે પરંતુ આ અધ્યાત્મ ભાષામાં અને માહિર ભગવાનની ભાષામાં દાદાની ભાષામાં અંતર તપની બાબતમાં એ સમજવું સહેલું નથી દરેકે પોતે જ એમાંથી પસાર થવું જ પડે છે છૂટકો જ નથી તો આગળ એમાં પૂછે છે કે દાદાજી યોગ કિસે કહેંગે संयोग तो पर और पराधीन है तो क्या योग स्वाधीन होता है ऐसा है सुनीता जी योग सामान्य स्वरूप से देह योग को कहा जाता है યોગ શરીરને શરીરના યોગને કહેવાય છે દેહ સ્વરૂપે પરંતુ શરીર આત્માની આત્મા વગર નથી આત્માની હાજરી વગર આત્માની હાજરી હોય ને શરીર હોય ને એટલા માટે તે શરીર કહેવાય છે અને એને એટલા માટે યોગ કહેવાય છે પરંતુ આત્માની હાજરી છે એટલે આત્માનું લક્ષણ ઉપયોગ છે શું કહ્યું ઉપયોગ એટલે પોતે પ્રકાશ સ્વરૂપ છે તે પ્રકાશ સ્વરૂપે પ્રકાશિત કરતા રહે આપણા શરીરને બધી જ રીતે અને શરીર પ્રકાશિત થયેલું શરીર સ્વરૂપે કામ કરી શકે નહીં તો કરી શકે નહીં આ આત્માની હાજરી એનું લક્ષણ છે આખું એટલે મહાવીર ભગવાને કહ્યું કે માનવ જીવન અને મનુષ્ય ભારતમાં જન્મેલો એનો મૂળ ઉદ્દેશ પોતાને જે યોગ બન્યો છે જીવનનો જીવનનો આ શરીરથી જીવવાનો એમાં એને એની ભાવના એવી હોવી જોઈએ એટલે કે ઉપયોગ ઉપયોગ ભાવના કે એ પોતાના માટે ના જીવતા અન્ય માટે જીવી જાય શું કહ્યું અન્ય માટે જીવી જાય એનો મતલબ જ એ છે દાદા ભગવાને બહુ સુંદર સમજાવ્યો કે ઘરનાના માટે જીવી જાય શું કહ્યું હા એ અન્ય એટલે ઘર ઘર મુખ્ય દાદા ભગવાને આ ખૂબ સુંદર સમજાવ્યું બાકી ધર્મ અને ધર્મની વાતોમાં આપણે જોઈએ છીએ ત્યાગ અને સંસાર ને આ બધી બાબતોમાં કે અન્ય અને પરને જુદા સ્વરૂપે સમજાય છે ખરી રીતે ઘરને ઘરના સંબંધો સમજવા જોઈએ ઘરને ઘરના સંબંધો સાથે સમજવાના કયા તો કે આપણે આ શરીર યોગ મળ્યો છે તે અન્ય યોગ મળ્યો છે તેમાં આપણી ભાવના તે શું છે કે પર માટે જીવી જવાનું કે બીજા માટે જીવી જવાનું તો ઘરમાં આપણે એકબીજા માટે આવી રીતે એકબીજા સાથે જીવીએ તો કેટલું સુંદર એકબીજાનું વાતાવરણ થાય એકબીજાની સમજો કેવી સુંદર વિકસે બહુ સારી રીતે વિકસે ને અને કર્મના હિસાબે આ કળિયુગ છે એટલે એમાં ડિસએડજસ્ટમેન્ટ તો રહેવાના જ ડિસએડજસ્ટમેન્ટ શું અને તેમાં મોટે ભાગે બધા વાણીના લેવલે રહ્યા કરે છે વાણીના લેવલે વાણીના લેવલે રહે એટલે મહાત્માઓને વાણીના લેવલે બહુ જાગૃતિ રાખવી પડે કે જેથી કરીને એ મનના લેવલે ના પહોંચી જાય આપણું ડિસ એડજસ્ટમેન્ટ મનના લેવલે પહોંચે તો બહુ તકલીફ કરી નાખે મનભેદ કરી નાખે મનભેદ પણ વાણીના લેવલે ત્યાં સુધી પેલા મતભેદો રહ્યા કરે વાણી છે ને બહુ વસ્તુ એટલે પછી આ વ્યવહારને બધો આવો ગરબડ સડબડ વાળો રહ્યા કરે આપણને એટલા માટે કહ્યું ઘરમાં ઘરના સંબંધોમાં એટલે યોગનો અર્થ એવી રીતે સુનિતાજી લેવાનો છે કે આત્મા અને આત્માની હાજરીથી શરીરનો યોગ અને આપણને જે મળ્યો છે તે આત્મયોગ મળ્યો છે મહાત્માઓને જેમને દ્રષ્ટિ મળી છે એમને આત્મયોગ પ્રાપ્ત થયો છે અને યોગ ક્ષેમ કૃષ્ણ ભગવાને કહ્યું તે આ જ રીતે આ જ અર્થમાં કહ્યું છે કે જે તને દેહ મળ્યો છે તે દેહ તો ફરજમાં છે એટલે ફરજબાનથી જો જીવી જવું તું અને તારી બુદ્ધિએ કરીને એ ફરજબાનથી જીવાતાના ભાગમાં બધે તું સમ રહી શકું શું કહ્યું એવી રીતે ભગવાને કહ્યું છે યોગ ક્ષેમ યોગ ક્ષેમ યોગ એ વ્યવહારમાં લીધો છે રિલેટિવમાં લીધું છે અને ક્ષેમ એ રિયલમાં કલ્યાણમાં લીધું છે યોગ ક્ષેમ એટલે જીવન યોગ એટલે જીવન આપણે પ્રાપ્ત શરીર છે અને આપણો ભવ આપણું જીવવાનું પ્રકાર બધો યોગ ક્ષેમ સમજ્યું એટલે યોગ એવી રીતે છે અને સંયોગ એમાં આ યોગ શરીરનો મળ્યો છે એમાં કેવી રીતે જીવવું એમાં કળિયુગમાં બધાને બેભાનપણું છે એટલે શરીરનો યોગ મળ્યો છે તે શરીર એક સંયોગી છે આખું સંયોગથી સંયોગોથી બનેલું એવું શરીર કર્મોથી બનેલું એ આખા જીવન દરમિયાન એ સંયોગોને આધીન મનથી વાણીથી ને કાયાથી સંયોગો બધા જીવનમાં કર્મ ફળ સ્વરૂપે કર્મના પરિણામ સ્વરૂપે અસર સ્વરૂપે બધા ભેગા થતા જતા જાય મનથી વાણીથી ને કાયાએ કરીને એ સંયોગો એટલે સંયોગ શબ્દ મૂક્યો શરીર આખું સંયોગી છે આવો સોનમ થોડું પાછળ જજે કે એકજણ બેસી જશે કોણ શું નામ Rita? Uhum. Ah, é aqui. Desce. કોણ છે નીતાબેન હા હા સા સા બરોબર બરોબર નહીં નહીં બેસાય તો આવી રીતે છે યોગ એટલા માટે આ સંયોગ એ પૌદગલિક છે અને યોગ આત્માના અર્થમાં આત્મયોગ પ્રાપ્ત થાય તો અસંયોગી છે પરંતુ એ તો પ્રાપ્ત થાય તો આત્મા પ્રાપ્ત થયા પછી નહીં તો નહીં એટલે કે આ સંયોગ અને યોગ એનું આખું સમજવા પણ આપણને શુદ્ધાત્મા તરીકે એનો અસંગ સ્વભાવ નિર્લેપ સ્વભાવ નિર્લેપ આ બધા લિપામાન ભાવ મનના છે આ બધા સંયોગ સ્વરૂપ છે એમાં નિર્લેપ સંયોગ સ્વરૂપ લીપામાન ભાવમાં તો આપણી જેવી જેવું બધું આપણું ભર્યું હોય અંદર એ પ્રમાણે એની રહેવાનું જ છે એનો કોર્સ બધો સમજે એમાં આપણે અસંગ છીએ એટલે જ્યારે જેવા સંજોગો અને જેવા આપણા કર્મના ઉદયો આવે એ બધામાં આત્માના જે ગુણો છે આપણા બધા તે ઉદયો અનુસાર જે જે આપણને ઉદય હોય એના પ્રકારનો એનો પ્રતિપક્ષ ગુણ હોય છે જ એ બધા સમજી લેવા જોઈએ એ સમજી લેવા છે આખી વેદ જ્ઞાન વિધિ જે છે પરંતુ એ વિધિ આખી આપણે સમજણમાં આવે એટલે તો પેલી નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કહી છે આખી એમાં બધું ના આવે બધા પણ ખ્યાલ આવી જાય તમને બે પ્રમુખ છે ને આપણા જ્ઞાતા અને દ્રષ્ટા સ્વરૂપ શું કહ્યું હા જોવા જાણવા સ્વરૂપ હવે જોવા જાણવા સ્વરૂપ તો વ્યવહારથી છે નિશ્ચયથી બે રીતે છે વ્યવહારથી આંખોથી છે નિશ્ચયથી આપણા દર્શનથી છે શુદ્ધ આત્માના એટલે બંને એ રીતે કામ કરે સતત શિવજી અને શિવજીનું ત્રીજું નેત્ર આવી રીતે જ હોય છે હંમેશા ખ્યાલ આવ્યો એટલે યોગ અને ઉપયોગ એ બધે યોગ અને સંયોગ આવી રીતે છે સંયોગ એ સંયોગી છે અને યોગ આત્માના અર્થમાં એ અસંયોગી છે પરંતુ જો આત્મા હું કોણે જાણતા નથી ત્યાં સુધી એ પોતે જ સંયોગી સ્વરૂપે એક બાજુ સંયોગ વિસર્જન થતો જતો જાય છે અને બીજી બાજુ એવો જ સંયોગ પાછો સર્જન થતો જતો જાય છે વિસર્જન અને સર્જન બે પ્રક્રિયા ચાલે જ્યાં સુધી પોતા પોતાને જાણે નહીં ત્યાં સુધી ત્રીજું ક્યાંય અયોગી છે ને અયોગી એ તો ચૌદને અયોગી તો ના કહેવાય અહીંયા બ્રહ્માંડમાં ના કહેવાય એ સિદ્ધ લોકમાં છે એટલે એ વાત અત્યારે આપણને શું કામ કરશે આપણને તો એ શરીર છે શરીરથી જે લાભ થાય તે જ કામનો અમથા હરિહંતને પહેલા નથી મૂક્યા હા બહુ સમજ છે શબ્દ આવે છે ને ના એ જુદી વસ્તુ છે એ જુદી છે જુદી છે એ આપણે આપણા બધાનું લક્ષ્ય છે છેલ્લું જાણતા નથી આ લક્ષ્ય છે એવું પરંતુ દરેકમાં એ છે જ આખું સુસુપ્ત ભાવે છે બધું સિદ્ધ છે સમજે સમજાયું ને શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે બધું હમ ત્રીજું क्या यहां भी रियल और रिलेटिव जैसी मर्यादा होती है यहां મહિના એમ પૂછવા માંગે છે કે યોગ ને સંયોગમાં એ બરોબર છે મહાત્માઓ માટે એ રિયલ ને રિલેટિવ મર્યાદાઓ છે એટલે કે રિયલ છે તે અમર્યાદ છે કેવું લિમિટલેસ બાઉન્ડલેસ અને રિલેટિવ છે મર્યાદાવાળું છે શું કહ્યું એટલે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા દ્રષ્ટિ તે આ શરીરમાં આજ્ઞાધર્મથી આપણે જીવીએ તે આપણી શુદ્ધાત્માની અમર્યાદ દર્શનની શક્તિથી અને દ્રષ્ટિથી જીવી શકીએ છીએ અને વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિએ કરીને જીવન જવાનું છે એમાં મર્યાદાએ કરીને મર્યાદિત પ્રમાણે મર્યાદામાં રહીને આપણે જીવન જવાનું છે સમજાયું ને અને એવી રીતે જીવન જાય તો આપણો પુરુષ સ્વભાવ ઉત્તમ સ્વરૂપે આપણો વિકાસ થતો જતો જાય એને પુરુષ ઉત્તમ કયા પુરુષ ઉત્તમ સમજાયું કે વિકાસ થતો જ જતો જાય એટલે દાદા ભગવાને કેવું સુંદર એમને પોતા માટે કહ્યું હું જે પુરુષોત્તમને અમે દર્શન કરવા જંગતા હતા તે આ કાળમાં અમે એને જોયો દર્શન કર્યા દાદા પોતાના માટે કહ્યું છે પુરુષોત્તમ એટલે આપણે વૈષ્ણવ ધર્મમાં પણ રામ અને કૃષ્ણ એમાં આવી રીતે ગણાય છે કૃષ્ણને પુરુષોત્તમ ગણાય છે અને રામને મર્યાદા પુરુષોત્તમ ગણાય છે શું રામ બહુ વિનયમાં હતા ને વિવેકમાં હતા મર્યાદા શબ્દ સાથી છે કે એ વ્યવહારમાં આપણને લઘુભાવ લઘુભાવની સમજ અને લઘુભાવ ખીલતો જતો જાય આપણામાં વ્યવહાર દ્રષ્ટિથી એટલે વ્યવહાર દ્રષ્ટિથી બધું જીવન જતું જતું જાય છતાં આપણી દ્રષ્ટિમાં લઘુતા આવતી જતી જાય શું કહ્યું દ્રષ્ટિ દ્રષ્ટિ કે છે દ્રષ્ટિ એટલે આંખોની દ્રષ્ટિ નહીં પણ અંદરથી સમજણમાં કારણ કે એ આખા જ્ઞાન ઇન્દ્રિય છે પાછી હમ આ તો જેવી ચામડાને એક જેવું છે એવું જ દેખાડશે પણ એમાં આપણે શું જોઈએ છે તે વાત છે સમજ્યું લઘુભાવ ક્યાંય પણ આપણે ઊંચા નીચું ના થાય લઘુભાવ બને એટલે વ્યવહારમાં નીચે થાય એટલે લઘુ દ્રષ્ટિમાં લઘુતા છે કેવી વર્તનમાં લઘુતા જે આજે સમાજ સમજાય છે આચારમાં ચારિત્રમાં વ્યવહારમાં આ ધર્મની પરિભાષામાં એ લૌકિક રીતે છે લોક સ્વરૂપથી છે ખોટી નથી પણ એ સામાજિક અને લોક સ્વરૂપે છે એ તો રહેવાની જ છે નહીં રહે તો પરાણે બધા રાખશે મારીને રાખશે બધા પરંતુ અધ્યાત્મ દ્રષ્ટિમાં અધ્યાત્મ દ્રષ્ટિએ કરીને આપણે વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિમાં આપણી લઘુતા આવે ત્યારે જ આપણને પોતે એ ક્યારે પોતાની ભૂલો જોયા વગર નહીં આવી શકે પોતાની ભૂલો દેખાયા વગર આપણી લઘુતા આપણી દ્રષ્ટિમાં નહીં ખીલે શું એટલે કે આપણે જોવા જઈએ દેખાય એવી વસ્તુ નથી એ એ તો આમ આવે છે જતી રહે છે પણ આપણને ખ્યાલ નથી રહેતો કેટલી આઈને જતી જતી જાય છે બધી ઘણી બધી જાય છે આપણને પણ આપણને ખ્યાલ નથી રહેતો આપણે નક્કી કર્યું હોય અને શક્તિની પ્રાર્થના હોય આપણી તો ધીમે ધીમે ધીમે ધીમે કે નિમિત્તે આયા કરશે તો છે જ અંદર એને એવું નથી કે આપણે ધરીએ એવું કાઢી શકીએ એક બાર એમાં પણ આખું વિજ્ઞાન રહેલું છે એક વખત આઈન ચાલી ગઈ પછી હવે એને આવશે ત્યારે જોઈશું આપણે એવું છે આપણે બોલીએ તો ચાલે નહીં અમે તો બહુ પરફેક્ટ સાયન્સ છે એનું પરફેક્ટ એટલે આપણે તો એવર રેડી બેટરીની માફક એવર રેડી રહેવું જોઈએ હં આઈ સરફેસ થઈ તરત દેખાય દેખાય એકદમ ના દેખાય તો ખબર પડી જાય એટલું તો તૈયાર રહેવું જ જોઈએ આપણે બધાએ સમજાયું અંદરથી આમાં કોઈની જોડે બહાર વ્યવહારમાં આવવાનું જ નથી કોઈની જોડે બહાર વ્યવહારમાં આવવાનું તો બધું નાટકી છે અને એને કંઈ લેવા દેવા નથી અંદરને એટલે તો કહ્યું ને આપણું અંદરનું આંતરવિજ્ઞાન છે ઇનર સાયન્સ આખું સુનિતાજી તો રિયલ રિલેટિવ મહાત્માઓને માટે આ શબ્દ છે બાકી બહાર તો એ વસ્તુ એમ ના કહેવાય યોગ અને સંયોગ જુદા રીતે છે चौथू भक्ति और ज्ञान भी भक्ति योग और ज्ञान योग कहते हैं इसका गूढ़ गुह्य मर्म समझाइए ભક્તિ યોગ और જ્ઞાન યોગ જે કહે છે સુનીતાજી એ તો આ વ્યવહારમાં લૌકિકતામાં ધર્મ ચાલે છે એમાં છે અને એમાં ગીતાજીમાં કૃષ્ણ ભગવાને એ વ્યવહારમાં જ્ઞાન તરફ જાય અને જ્ઞાન સમજે એના માટે એ ભક્તિ યોગ બતાડ્યો છે એ યોગની સાથે બતાડ્યો છે યોગ એટલે કે કર્મયોગ કયો કર્મયોગ એટલે જીવન જીવવાની રીતિ નીતિ શું કહ્યું કર્મયોગ જીવન જીવાય છે તે જીવનારો જે છે તે કેવી રીતે જીવે છે એને કર્મયોગ કયો સમજાયું જીવન જીવાય છે એ તો કર્મ ફળ સ્વરૂપનું આખું જીવન છે પણ એમાં કર્મયોગ કયો પણ એવી એ સૂક્ષ્મતાને મર્મ લાવે ક્યાંથી તો દાદા ભગવાને ખુલ્લો કર્યો તારે થયો આ તો ત્યારે ત્યારે થયો તે વખતે બધું મર્મ ભાષામાં આમ ચાલે પણ મોટું થોડામાં જાજુ સમજી જતા આજે ના સમજી શકે બુદ્ધિએ કરીને વિદ્વતાપૂર્ણ બધા અર્થો ઘણા કરી શકે પણ ભગવાનનો મર્મ આજે ના પકડી શકે દાદા ભગવાને ખુલ્લો કર્યો યોગરાજી બરોબર છે ને હા યોગેશજી કેવું ચાલે છે સુરેશભાઈ સાથે ચાલે છે એમ બરોબર પણ સુરેશભાઈને લીવ આપશે થોડી પછી આપણે લઈએ પછી તો જ્ઞાન યોગ અને ભક્તિ યોગ એ લૌકિક ધર્મમાં એ પ્રમાણે લેવાનું છે એટલે વર્તમાન જીવનમાં કળિયુગમાં જ્ઞાન તો સમજાયું નથી કોઈને પણ ભક્તિથી એ માર્ગ સરળ પડી જાય છે એટલે ભક્તિ યોગથી એ ભક્તિમય રહે ભગવાન શું છે તો જાણતા નથી પરંતુ જે આપણે ભગવાનમાં માન્યતા જેવી પણ છે તેવી એ પ્રમાણે ભક્તિમાં રહે બરોબર દિલથી પાછા તો એ જરૂર આગળ પ્રગતિ કરે છે જરૂર અને એના માટે ભગવત કૃપા પણ એને પ્રાપ્ત થઈ જાય છે પરંતુ જેમની પાસે દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ સાથેનું જીવન છે દ્રષ્ટિ એટલે દર્શન દર્શન દ્રષ્ટિ એમાં એમના માટે આ ભક્તિ અને જ્ઞાન જે કહીએ છીએ તે જ્ઞાન અને ભક્તિ એ ભક્તિ તો જ્ઞાનની અવસ્થા છે જ્ઞાનનો યોગ છે ભક્તિ યોગ અવસ્થા છે એટલે જ્ઞાન ને ભક્તિ બે જુદા નથી એકબીજાના અન્યોન્ય છે એક છે તો બીજું છે અને બીજું છે તો એક છે એવી રીતે છે અને અહીં આગળ જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે આત્મજ્ઞાન સ્વરૂપ જ્ઞાન એમને માટે એ તો એ આત્મજ્ઞાને કરીને એ દ્રષ્ટિએ કરીને દર્શનથી વ્યવહારમાં વ્યવહારના જીવનોમાં એમનું જીવન આખું જ ભક્તિમય જઈ શકે છે પરંતુ ભક્તિમય જઈ શકવા માટે આ કાળમાં આપણને આ વણ બોલાયા કુદરતથી આવેલા જેવું દાદાએ કહ્યું ને અમારું બટ નેચરલ છે અમારા જ્ઞાન ઉત્પન્ન થયું તે કવિરાજ આવી ગયા તે કીર્તન આપ્યા આપણને જુઓ એટલે ઉત્તમ કીર્તન ભક્તિ મળી ગઈ પણ દાદા ભગવાને સ્વયં પોતે છેલ્લા વખતમાં અહીંયા મહેતા સાહેબ ખરું કે નહીં કે તમારે ત્યાં સિંહ જે જે ચાલુ કરી દો એવું જ ને ભાનુબેન મહેતા સાહેબ હા એમની હાજરીમાં કરાવડ્યા એમને ત્યારથી કહ્યું આ હવે અમારા પછી આ કામ કરશે કે છે એટલે ભક્તિનો માર્ગ તો રહ્યો જ ભક્તિયોગ તો રહ્યો જ પણ આ અર્થ આ કાળમાં પ્રત્યક્ષ થયા આ કારના પાંચ હજાર વર્ષ પહેલા હતા એટલે દાદા ભગવાનના જે કરું આજે બીજા બધા માટે અરે અહીંયા શું ગમે ત્યાં જે સમજે તો પણ એ બોલે તો પણ એને આનંદ આવે એવો છે પછી કોઈ પણ ધર્મનો ક્યાં ના હોય કોઈ પણ ધર્મનો એ બહુ સુંદર આપ્યો એટલે જ્ઞાન ને ભક્તિ એક જ છે એ એક જ સિક્કાની બે બાજુ એક જ છે બંને તમે ગમે તે નાખો તો તમે જ જીતશો ગમે તે બાજુ નાખો સમજાયું બોલો ભગતજી આ રેફરન્સ માટે આપણે ગીતાજીના અધ્યાયો ચાલુ કરેલા આપણે આઠ અધ્યાય સુધી આવેલા છે અક્ષર બ્રહ્મ યોગ સુધી દસ બાકી છે એટલે યોગ આવશે એ પ્રમાણે આપણે ચાલુ કરીશું બહુ ઉપયોગી થશે કારણ કે બધું વચ્ચેનું બધું સંભાળ નિકાલનું છે ફાઇલ બહુ ઉપયોગી છે વાત બહાર નીકળી નથી નાની પણ એમાં આપણને ફાઇલ ને નો સંભાળ નિકાલ એની વિવિધતા બધું ઘણા પ્રકારો આવશે બધા એ સત્સંગમાં નીકળી શકે કારણ કે આપણા મહાત્માઓ છે બધા આપણે ઘણા પ્રકારે છે બધા પણ આમ તો પ્રકાર એક જ છે બધું મહાત્મા તરીકે એક જ છે હમ? એટલે જ કહું ને બધો पांचवों इस इससे भी आगे ज्ञानी पुरुष का योग और ज्ञानी पुरुष के साथ एकात्म योग की तात्विक मर्म समझाने की कृपा करे જ્ઞાની પુરુષ સુનીતાજી એ એક્સક્લુઝિવ નથી એટલે કે એ એકલા જ બધામાં બીજા ના થઈ શકે એવું એ કહેવા માંગતા નથી પરંતુ જ્ઞાની પુરુષ એ એક અને અનન્ય છે એનો કહેવાનો મતલબ જ એટલો છે કે આ લૌકિક વિશ્વ અને એમાં લૌકિક ધર્મની ભાષામાં અને લૌકિક સંસારના જીવનમાં બધામાં બધી જ રીતે કોઈ ને કોઈ પ્રકારે સ્પર્ધાત્મક બધા જીવનો અને જે જે પ્રકારે હોય તે બધામાં હોઈ શકે છે હોશિયાર છે બધા સ્પર્ધામાં જ આખું ભારત વિશ્વ જ્યાં જોશો ત્યાં પણ ભારતમાં વિશેષ છે કારણ કે કશાયો કશાયોથી ચાલતો દેશ છે આ કશાયોના આધીન છે એટલે અહીંયા વિશેષ પ્રકારે હોય બે બહાર એટલી ને બધી ના હોય બહાર તો થયું નામ તરત જ એનું પરિણામ છોકરાઓ લડતા ભૂલી જાય ને એના જેવું હોય છે લોકો પછી એમને ના હોય અહીં તો પછીનો જ મોટો વિસ્તાર બહુ મોટો હોય છે જબરજસ્ત મોટો એ બહુ હેરાન કરી નાખે છે બધા એને ચાલ ચાલ કરે જ કરે જ્યાં છેડો જ ના આવતો હોય એવું જ ને આ ભારતનું એટલે જ્ઞાની પુરુષ એક અને અનન્ય આ રીતે કયા કે એમાં સ્પર્ધાથી મુક્ત થયા છે સંપૂર્ણ ટોટલ સ્પર્ધાથી એટલા માટે જ્ઞાની પુરુષને એક અનન્ય પદ મળ્યું કારણ કે સ્પર્ધામાં નથી અને એવા હોય તો સ્પર્ધાવાળા જગતમાં સ્પર્ધામાં બધા છે તેમાં સ્પર્ધામાંથી કેવી રીતે નીકળી શકાય એમના માટે ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ હોય છે એટલે અહીંયા જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષનો યોગ કયો પરંતુ જ્ઞાની એ તો આત્મજ્ઞાન પામે બધા જ જ્ઞાની કહેવાય બધા જ્ઞાની કહેવાય પોતે પોતાના માટે બધા જ્ઞાની જરૂર કહેવાય પરંતુ એ બહાર બધા એમ ભાવ ગમે તેટલો કરે કે છે હું જ્ઞાની છું એવું કેમ સમજતા નહીં હોય અગર સમજે તો સારું એવું ચાલે એવું નથી કોઈનું કોઈનું ચાલે એવું નથી હમ એમાં બહારથી કોઈના સર્ટિફિકેટની જરૂર છે જ નહીં એ બધા સર્ટિફિકેટો અંદરથી જ આપણને મળે છે આપણે જ આપણને સર્ટિફિકેટો આપતા જઈએ છીએ વગર આપે અકર્તા સ્વભાવ જેમ ખુલ્લો થાય તેમ હમ આ ક્રિયાશીલ શરીરમાં સમજાયું ને એટલે જ્ઞાની પદ બહુ જુદું છે એટલે માટે અનુભવ પદ કહ્યું અને અનુભવ પ્રમાણ અને અનુભવ તો બધાને થાય ના થાય બને જ નહીં આજ્ઞા છે આજ્ઞા ધર્મ છે જીવન છે તો દરેકને પોતપોતાનું થાય છે પણ તે અનુભવની ભાષામાં બહાર આપણે આવવાની જરૂર છે એને અંદર ગોખલામાં મૂકવાની જરૂર જરાય નથી અમે હર્ષદજીને બહુ કહીએ છીએ કે આવો બહાર આવો જરા હર્ષદજી અનુભવ થાય છે ને કેટલા થયા અરવિંદ કે ના અરવિંદભાઈ નાખો છો હે મહેશભાઈ એટલે જ કહેતા હતા કે અરવિંદભાઈ આમ કેમ કહે છે કે અનુભવ નથી થતા ના પણ ત્યારે એને તમે હારી રીતે રાખો છો તો કે છે અરવિંદભાઈ બહુ સારા જ કે છે તો જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ને પ્રગટ પ્રગટ એટલે આપણે પ્રાપ્ત થયું તે જ્ઞાન અને આપણો અનુભવ પ્રમાણ જેટલું આવ્યું આજ્ઞા ધર્મ એ પરોક્ષ છે અને પરોક્ષ આજ્ઞા ધર્મમાંથી જેમ જેમ આપણને ફાઇલોનો સંભાવ નિકાલ થતો જતો જાય અને આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે જેટલી સમજમાં ફિટ થતું જતું જાય સમજાયું તેટલું તેટલું આપણું દર્શન ખુલ્લું થતું જશે આપણું અંદરનો અંદરનું ચારિત્ર અંદરનું એ શુદ્ધ એને કહેવાય છે અંદરથી જીવન જીવાય એને વ્યવહાર શુદ્ધિ કહેવાય છે અને જે બહારથી સમજાય છે એ તો કાળને આધીન છે પણ આ કાળમાં એ ચાલે એવું નથી એટલે આપણે એને સાવ અવગણી ના શકીએ શું ચાલે એવું નથી એનો એટલે એટલે અંદર પણ ગયું આ એટલે પહેલાં બહાર હતું એટલે બહારથી મનાતું હતું બહારથી અંદર જવાતું હતું હવે અંદર આપણને અંદરથી આપણે તે જવાબ મળી ગયો છે જવાબને આધારે અંદરથી જીવી જાણવાનું આપણે શું કહ્યું એમાં કોઈને બીજાને આપણે ઘરમાં આટલા બધા ગાળા સંબંધોમાં આવીએ તો ક્યાં કોઈ એકબીજાને વાત કરે હે કરે ખરા કોઈ ના કરે હમ એ તો આ બહેનો બહુ સારું સમજી જાય છે કે તો પપ્પા મમ્મીની જોડે રહ્યા ત્યાં સુધી પણ પછી પપ્પા મમ્મી આપણને ઘરથી વિદાય કરે તો શું કરીએ એટલે આપણે જે જગ્યા મળે ત્યાં આપણે થઈ જઈએ એના <laughs> એવું હશે છે વાત સાચી છે ને એમને બધું સમજવું પડે વધારે બધું ને આ ભાઈઓને ચાલી રહી અમે છીએ કે છે એટલે પ્રત્યક્ષ અને પ્રગટ બહુ મોટો ભેદ છે પરંતુ આપણી અંદર પ્રગટ થઈ ગયા છે અને ખરેખર પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા છે પરંતુ એ પ્રત્યક્ષતા આપણને નથી થઈ આપણા માટે આપણા સમક્ષ સમજાયું બહુ સમજવા જેવું એટલે આપણું મન વચન કાયાનો યોગ આપણા માટે સમજાય છે એ આપણા શુદ્ધાત્મા એમના પરિપ્રેક્ષ્યમાં એવો પ્રત્યક્ષ નથી થઈ ગયો કે બેને એકાકાર થઈ ગયા છે એટલે કે સહજ દશા એને પ્રાપ્ત થઈ ગઈ હોય કારણ કે શુદ્ધાત્મા તો સહજ છે સ્વભાવથી પરંતુ આ વચન કાયા એને સહજ થવાની જરૂર છે એટલે અંતરથી અને એ દિલ હૃદયના લેવલે હૃદયથી જ થાય શું કહ્યું હૃદયથી જ થાય દાદાજી તમે કહો છો પ્રત્યક્ષ નથી થયા તો શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું એ આપણી અંદર કોન્સ્ટન્ટ હું શુદ્ધાત્મા છું એ રહે છે મીનાલા તારા ભાગનું છે હા હું નહીં તું જુદો તું જુદી હું જુદો તો એ પ્રત્યક્ષ થયું કહેવાય કે થાય થાય થાય ને એવું તો બહુ સરસ છે ને એટલે એ ધીમે ધીમે થતું જતું જાય છે પછી સ્ટેડી થવું જોઈએ હા સ્ટેડી થવું જોઈએ એટલે જે- જેટલી સ્થિરતા આવે ધીમે ધીમે અંશે અંશે આવતી જાય ને આપણને એ એનો અનુભવ કે છે એને સમજાયું એટલે આ પ્રત્યક્ષ ને પ્રગટની વાત સુનીતાજી થઈ આગળ કવિરાજજીને ગાયા હે સર્વસ્વ અમારું અર્પણ છે અર્પણ કરું છું ये नहीं कहा क्या ये ज्ञानी के साथ एकात्म योगी उत्कृष्ट श्रेणी सिद्धि करता है બિલકુલ સાચી વાત છે સુનીતાજી આપણે દાદાને સમર્પણ થઈ ગયેલા અને સમર્પણ થયા પછી દાદાએ આપણને બે નોખા કરી આપ્યા બિલકુલ નોખા કરી આપ્યા જેના કારણે આપણે નોખા નતા રહી શકતા એ બધું કાઢી અને પછી આપણને નોખા કરી અને આપણે કોણ છીએ એમાં આપણી સ્થિતિ કરાવી દીધી શું કહ્યું હા આપણને સ્થાપિત કર્યા એમાં શું પ્રતિષ્ઠિત કર્યા આપણને શું એટલે કે આપણે જે મૂળ સ્વરૂપે છીએ એમાં આપણી પ્રતિષ્ઠા કરી આ બહુ મોટી વસ્તુ છે એ તો ઉઘાડું ચેતન હોય જીવતું ચેતન હોય સમજાયું જે દેખાય નહીં એવું જીવતું પણ સમજી શકું જઈ શક સમજી શકીએ આપણે એ જ આ ચેતન પ્રતિષ્ઠા કરી શકે બીજાનું કંઈ કામ નહીં એટલે બહાર મૂર્તિઓમાં પ્રતિષ્ઠા થાય છે એ વ્યવહારથી છે એ તો હોય છે જ એમાં આખું વિજ્ઞાન રહેલું છે પરંતુ વ્યવહારથી વ્યવહાર માટે તો બધાને ફાઈ જોઈએ એટલા પ્રમાણે અસલ પ્રતિષ્ઠા આ કહેવાય છે એટલે સર્વસ્વ અમારું અર્પણ છે એ પદ કવિરાજને જ્યારે આ અનુભવ થયો ત્યારે સહેજા સહેજ નીકળી ગયું કે અર્પણ છે એવો દાદા અર્પણ કર્યા પછી આપણે અમારી શું સ્થિતિ કરી અને પછી એમને સમજાવ્યું આગળ આગળ બધી લાઈનો છે એમને કહી એ લાઈનોમાં આપણે સમજી શકીએ છીએ કે એ ભેદ જ્ઞાન મળ્યા પછી રિલેટિવ ને રિયલનો ભેદ પડી ગયા પછી એ દ્રષ્ટિએ કરીને પ્રાપ્ત દ્રષ્ટિએ કરીને કેવું કેવું આપણને અનુભવ થાય છે શું છે બધું એમને લખ્યું છે અંદર બહુ સરસ છે એટલે એ લાઈન એ પદ તો અદભુત છે અને યુનિવર્સલ પદ છે યુનિવર્સલ યુનિવર્સલ પરંતુ સામાન્યપણે બહાર કોઈને એક્સેપ્ટ ના થાય ભારતમાં બહુ સુંદર કામ કરી શકે એવું છે छेल्लू दादाजी ज्ञानी पुरुष के साथ एकात्म योग का विज्ञान समझना है जहां दूर पास जैसे स्थूल से लेकर सूक्ष्मतम भेद भी नहीं रहते સુનીતાજી એટલા માટે જ દાદા ભગવાને કહ્યું હતું કે પોતે એમ પટેલ છે અને એમ પટેલની હાજરી છે ત્યાં સુધી તમે આ તમને મળ્યું છે જ્ઞાન એમાં એનું જે વિજ્ઞાન છે એ પણ અંદર બીજ સ્વરૂપે તો મૂકી દીધું છે પરંતુ એ ફલિત થઈને તમને સમજાતું જાય એ કરી લો અને અમે હાજર હાજર છીએ એટલે પાંચ આજ્ઞા છે પાંચ આજ્ઞામાં રહી નહીં શકો છતાં પણ એ પાંચ આજ્ઞામાં રહેવામાં શું અડચણો શું આવે છે સમજણો નથી શું પરથી ક્યાં ક્યાં આગળ મૂજાઓ છો બધી ઘણી બધી બાબતો હોય દરેકને હોય એ અમને પૂછી પૂછીને સમજી લો એટલે અમે તરત જ તે કહીશું તો તમને ત્યાં આગળ તે પ્રમાણે ફિટ થઈ જશે શું એટલે પૂછી પૂછી એને તમે વિજ્ઞાન સમજી લો આ કામ કાઢી લો આ અર્થમાં કહેલું પૂછો પરંતુ દાદાની હાજરીમાં એ એટલું બધું પૂછાયું નથી પરંતુ જેટલું જે સત્સંગો થયા નીકળ્યા એમાંથી આપતાવાણીઓ બધી નીકળી સમજાયું આપતવાણીઓ પરંતુ આપતા વાણી તો દાદાએ સ્પષ્ટ કહ્યું છે આ તો બીજાઓને કામ લાગશે ભલે આ વાણી નીકળવા દો અને જવા દો બહાર જેના ભાગમાં છે એના ભાગ જશે તેને કામમાં તો લાગશે ને કે છે એટલા માટે પણ મહાત્માઓ માટે નહોતું એ ચોક્કસ સ્પષ્ટપણે કહ્યું હતું નટુ કાકાને ખાસ કહ્યું હતું કે લખો કરો પણ દાદા રહેતું નથી પછી અમારે જોઈએ તો અમને કેટલું સરસ લાગે છે આનંદ આવે છે કે વાંધો નહીં પણ તમારા માટે તમને આટલું ફળ આપશે અને બીજા માટે ઝેર થઈ પડશે એટલે એમને એમના સંદર્ભમાં એમને વાત બધું નીકળ્યું છે મહેતા સાહેબ સમજાયું એટલે ખ્યાલ આવ્યો ને પછી આપણે સામાન્યપણે શું થાય છે કે જાણે કે સર્વ વાપ્ય બધાને લાગુ પડી નહીં એ તો નિમિત્ત નિમિત્તાધીન છે આખું શું કહ્યું નિમિત્ત નિમિત્તાધીન એટલે સુનિતાજી અત્યારે આપણે આ કયો વાત કહી કે એકાત્મ યોગ એકાત્મ યોગ એ અનુભવી પુરુષ આગળ જ આ એકાત્મ યોગ થવાના આપણને અવકાશો મળી શકે અને એમના અનુભવ પ્રમાણથી આપણને એમની જે સમજણ હોય તે સમજણ એમનાથી મળી હોય તે એમને પૂતગલના બધા પરિણામોને એની અવસ્થાઓ બધું એમના ખ્યાલમાં આવી ગયેલું હોય નીકળી ગયેલા છે શું કહ્યું કશા ક્યાંય મારા પણ નથી તમે વ્યવહારમાં તમને બધા દેખાશે તમને એટલે તમને વ્યવહારથી મારા પણ જેવું લાગતું હશે પણ હોય નહીં તમે શું કહો છો બરાબર છે દાદાજી તમને શું અનુભવ થયો દાદાજી મારે તમને હાથ એ તો અમે જોયું છે ને દાદાજી <laughs> અને ઓળખી મિનલબેન દાદાજી આ સુનાવણી છે સુનાવણી <laughs> દાદાજી એક પ્રશ્ન થાય છે હમણાં આપણે જે વાત કરીએ એના સંદર્ભમાં કે મિનલથી પાંચ આજ્ઞા બરાબર પડાઈ એવું અમે મિનલને સર્ટિફિકેટ કેવી રીતે આપી શકીએ દાદાજી અંદરથી એ તો દિલ જ આપશે તમારું દિલ જ આપશે માથું નહીં આપી શકે માથાના સર્ટિફિકેટ આપણને ભમાઈ માગ નાખ્યા છે બધા બરાબર એટલે એ માથું ઉતરીને પછી આની જોડે એક થઈ જશે ને એટલે એકાત્મ યોગ થશે આ જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ આગળ આ તમને મળશે બરાબર જ્ઞાની પુરુષ આ મળશે એમના દિલ દિલથી એમનું માથું ચાલે માથું દિલને ના ચલાવી શકે એટલે અજ્ઞાની પુરુષનો લાભ મળે છે આપણને અને ત્યાં આગળ આપણી એકાત્મતા એટલે આપણે બધા વિવિધતામાં વિશ્વમાં રહીએ છીએ છતાંય વિવિધતા નહીં રહે અને આપણને બધે જ હું છું હું છું એ તમને અનુભૂતિ થશે જોજો થાય કે નહીં હર્ષદભાઈ થાય જોજો સમજમાં અને મહાત્મા એટલે એટલા માટે ભેગા થઈએ છીએ આપણે સત્સંગમાં જુઓ સત્સંગમાં કેટલો આનંદ ને બધું બધા વાતાવરણ કેવું સુંદર સર્જાય છે એટલે એમનું થઈ ગયું એટલે તમે શું પૂછ્યું છે જ ઓહો સુનિતાજી ઓહો આ તો બહુ મોટું છે વાહ આ તો તેરમું કેવા જ્ઞાનનું ગુણસાન આવે એટલું છે લઈએ આપણે ચાલો લઈએ દાદા ભગવાનના અસીમ જે જે કારો દાદા ભગવાનના ઈસે અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ સમજાયા હૈ अंतकरण के स्तर पर शुद्ध उपयोग पूर्वक भक्ति का महात्म्य समझाने की कृपा करे इसमें समाहित भक्ति योग और ज्ञान योग का मर्म भी समझाइए સુનીતાજી દાદા ભગવાનના અસીમ જય જયકારોએ દાદા ભગવાને આપણને અદભુત અદભુત પરમાર્થ યોગ પ્રદાન કર્યું અદભુત આ કારને વિશે એ મહાત્માઓ વિશે પણ એટલું જ આપણને અત્યંત હિતકારી છે જેટલું સર્વ ઇતર કોઈ પણ માટે કોઈ પણ માટે જેનું ભાગ હશે અને જેનાથી એક્સેપ્ટ અંદરથી દિલ એક્સેપ્ટ કર્યું હશે એ કોઈને પણ થઈ શકે છે અહીંયા શું કે પણ મહાત્માઓ મને આખા ભારતમાં ખાસ કરીને આ કેટલી વિવિધતાવાળો આખો દેશ છે જુઓ આમાં બહુ સુંદર કામ કર્યું એવું છે પણ આપણે તો ગુજરાતમાં ને પટેલ નાથમાં દાદા ભગવાન પ્રગટ્યા હમ અને એમની ભાષામાં એટલે દાદા ભગવાન કહ્યું તો ખરું કે અમારું વિજ્ઞાન સમજવું હશે ભલે અમારું છાપેલું હોય એ હોય તેમાંથી પણ તો આ ગુજરાતી ભાષા જાણવી પડશે ગુજરાતી ભાષા તો એને પકડાઈ જશે જલ્દી પરંતુ એ જ ગુજરાતી ભાષા આપણે હિન્દીમાં લઈ લેવા જઈએ તો એમાંય મોટે ભાગે બની શકે લગભગ બની શકે પણ ઇંગ્લિશમાં એટલું બધું એક્ઝેક્ટ નહીં બને પણ છતાંય મોટે બની શકે છીએ આ વિજ્ઞાન છે ને આખું એટલે આ દાદા ભગવાનના અસીમ જે જયકારોની જે કીર્તન ભક્તિ છે કીર્તન શબ્દ જે છે કે આપણે જે ભક્તિ કરીએ ને જેની ભક્તિ કરીએ તે રૂપ થયા કરીએ કીર્તનનો જ મતલબ આ છે કીર્તન એટલે શું કે જે ભક્તિ જેની થાય તે રૂપ આપણે થતા જઈએ એટલે દાદા ભગવાન અસીમ જે જે આપણે ભક્તિ બોલીએ ત્યારે ઉપયોગપૂર્વક કે આપણામાં શુદ્ધાત્મા ભગવાન પ્રજ્ઞાના સ્તરે દાદા ભગવાન છે તે જ શુદ્ધાત્મા ભગવાન તો શુદ્ધાત્મા ભગવાન જ છે એ દાદા ભગવાન છે પરંતુ પ્રજ્ઞાના સ્વરૂપે સ્થિર છે આપણા માટે અને એમને આજ્ઞાધર્મ આપ્યો છે અને એટલા માટે આજ્ઞાધર્મ એ કોઈ પ્રજ્ઞાના સ્તર ઉપર છે આખો અને ત્યાં આગળ દાદા પણ છે એટલે આપણા માટે આજે પણ દાદા હાજર છે શું કહ્યું કારણ કે પ્રજ્ઞા ખુલ્લી છે આપણામાં પ્રજ્ઞા ખુલ્લી છે આપણને ખ્યાલ આવ્યો ને અને પ્રજ્ઞાએ કરીને આપણી પ્રત્યક્ષતા થાય એ બહુ જરૂરનું છે એમાં પ્રત્યક્ષતામાં બહુ જ ઉપકારી છે પરમ ઉપકારી છે દાદા ભગવાનના સિંહ પણ ઉપયોગપૂર્વક પણ ઉપયોગપૂર્વક જથાબંધ ને જથ્થા સમયમાં તો ના બોલાય એટલે પછી એ તો બરોબર છે પણ એમાંય પણ ઘણું બધું ધોવાણ બહુ થઈ જાય ઉપયોગપૂર્વક તો એક દસ મિનિટ બોલે તો એ કામ કરી નાખે હમ જોજો પણ દસ મિનિટ એટલું સહેલું નથી અમે તો ત્યાં સુધી કહીશું કે ઉપયોગપૂર્વક તો મિનિટોના સેકન્ડોમાં ગણશો તોય તમે સમજ સમજશે બહુ મુશ્કેલ એ છે એટલે ઉપયોગ શું છે સમજી લેજો આપણા જીવનોમાં જેટલો ફ્રી ટાઈમ મળે ફ્રી ટાઈમમાં એની ગોઠવણી કરતા અને જેને તેને જે ગોઠવાય છે એમ બધાને લાભ મળે જ છે બધાને દરેકને મળે છે ઉપયોગ ઉપયોગ એટલે આપણે મન વચન કા સમર્પણ થઈ ગયા છીએ તે સમર્પણ થઈ ગયાથી આપણે છૂટા છીએ તે આખા પ્રયોગ કરીને ગોઠવણી કરવી પડે ગોઠવણી કરવી પડે અને ગોઠવણી કરી અને આપણે નોખા થઈ અને આપણે જે સ્વરૂપ છીએ શુદ્ધાત્મા સ્વરૂપ તે સ્વરૂપે રહેવાનું જ્ઞાતા દ્રષ્ટા એટલે હવે એ બધું સામાયિકનો ભાગ ગયો અને સામાયિકમાં પાછી ભૂલો દેખાતી જતી જાય ધીમે ધીમે દેખાય બધી દેખાય એટલે પેરેલ પ્રતિક્રમણ ચાલ્યા કરે પાછા એટલે ઉપયોગ તો બહુ મોટી વસ્તુ છે શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગને સમતાધારી શું કહ્યું સમતાધારી ક્યારે થાય કે ફાઇલોનો સંબંધ સંભાવ નિકાલ જેટલો થયો તો જે સમતાધારી થઈ શકે સમતાધારી એ ધારણ પદ છે આખું શું એ તો આખું આપણે જેટલા વ્યવહારમાં ફાઇલોમાં ફાઇલોની સમજણ આખું આખું થઈ ગયું કે ફાઇલ જ છે આવે બીજું કશું જ નથી રહ્યું એની અંદર એવું આખું તારણ આપણી પાસે નીકળી જાય શું થાય અને તારણ નીકળી જાય ત્યારે આપણે અંદર ક્ષમતા ધરાય ક્ષમતા ધરાય પછી સ્થિર સ્વરૂપે ક્ષમતા રહ્યા કરે હમ ક્ષમતા રહ્યા કરે આપણને ખ્યાલ આવ્યો ને એટલે ફાઇલોની બાબતમાં એ રીતે સમજવાનું છે સમજાયું અને પ્રજ્ઞામાં દાદા ભગવાનના અસીમ જે જયકારોમાં આ રીતે આપણે શુદ્ધ ઉપયોગને ધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે શું કહ્યું એટલે કે આ વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી હું વ્યવહાર દ્રષ્ટિથી જ છું અને નિશ્ચયમાં શુદ્ધાત્મા સ્વરૂપે નિશ્ચય દ્રષ્ટિથી જ હું શુદ્ધાત્મા છું સમજાયું ને જ્ઞાન મનોહારી રે એ આપણું જ્ઞાન એટલે એ પ્રકાશ આપણો જ્ઞાન મનોહારી રે એ શું કરે તો કે ફાઇલ અશુદ્ધિ કો દૂર કરે કર્મ કલંકો નહીં ફાઇલ <laughs> ફાઇલ અશુદ્ધિ કો દૂર કરે हाँ और हमेरी प्रज्ञा शक्ति वरे दादा भगवान वाली जीव वरे शिव नारी रे એવું કે છે જીવ વરે શિવ નારી રે એટલે કે શિવજી અને પાર્વતીજીનું એકાત્મ મિલન થાય એકાત્મ મિલન સમજાયું ને પછી વેદ ના રહે તમારે વેદ ના રહે શિવજીની એટલા માટે જ ભક્તિ કરવાની આ વેદ જ બધા રખડાયા કરે છે ખ્યાલ આવ્યો ને હં आगर दादाजी इतिहास के दृष्टांतों में हम देखते हैं कि कर्ण एकलव्य आदि के जीवन की जब आवश्यकता पड़ी तो ज्ञान आवरित हो जाता है और हनुमान जी को जब आवश्यकता पड़ी तो ज्ञान निरावरित हो जाता है સુનીતાજી આ બધા દ્રષ્ટાંતો છે એ તો જે દ્રષ્ટાંતો હતા તે વખતના તેમને માટેના છે પરંતુ અત્યારે એ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો સ્વરૂપે આપણને એમને આપણને ગમે છે ખરા પણ આપણી આ સ્થિતિ છે આપણી પાસે આ જ સ્થિતિ છે એકલવ્યની સ્થિતિ છે આપણી પાસે તમે કહો છો તે કર્ણની પણ એટલી સ્થિતિ છે પરંતુ આપણી અકર્તાભાવ સાથેની આ બધી સ્થિતિઓ છે આપણે હનુમાનજી છીએ તે કેવી રીતે તો કે નિર્વે દેવા શિવ સ્વભાવ સ્વરૂપે શું કહ્યું હમ એમાં સ્ત્રી પુરુષનો ભેદ ના રહે પણ આ બોલાય એવું નથી કારણ કે આ કાળમાં બહુ જ લપસનો કાર છે એટલે સમજવાની વાત છે સમજવાની વાત ક્યારેય પણ મોડા પર ના લાવી શકાય જેટલી મોડા પર આવશે એટલું લીકેજ થશે લીકેજ થશે સમજ સમજ સમજ સમજ સમજ કરવું બીજું કંઈ જ નહીં અને સમજની વાત છે તો આ બધા તમે કયા એ તો હજુ તો એમાં હનુમાનજી એકલા મુક્ત થઈ ગયા છે હનુમાનજી એકલા મુક્ત થઈ ગયા છે અને તમે આ કર્ણ એકલવ્ય કહ્યું એમને હજુ વાર છે થઈ જવાના ઊંચા જીવો છે એકલવ્યની વાત એવી છે કે એવો એવો એકલવ્ય કે ગુરુ પ્રત્યક્ષ મળ્યા છતાંય એની પાસે પ્રત્યક્ષતા રહ્યા નહીં અને સ્વીકારાયો પણ નહીં એ એનું સમર્પણ ના સ્વીકારાયું છતાં એ એને દિલથી સ્વીકારી લીધું કંઈ વાંધો નહીં મેં તમને જોયા અને ભલે ના સ્વીકાર્યો મને પરંતુ મારા દિલમાં વસ્યા છો હવે હું દિલમાં રાખી અને હું મારી તમારી ભક્તિ કરીશ બોલો એમની મૂર્તિ બનાવીને ભક્તિ કરી દીધી માટીની બધું કરીને એની ઉપર આખું કર્યું એટલે દાદાએ કહ્યું ને કે અહંકાર અને પૂદગલમાં અનંત શક્તિ છે એ કઈ રીતે તો કે જો એક કોઈ પણ એક વસ્તુ ઉપર કેન્દ્રિત થઈ શકે વિચલિત ભાવે હા સતત તો દસ મિનિટ ટ્રેન એનાથી આગળ જાય પછી તો તો કામ થઈ જાય એ વસ્તુ એ બધી એને એના ધાર્યા પ્રમાણે એને કરી શકાવે એ વસ્તુ પાસે હલાવે અહીંયા બેઠો બેઠો અને કલાક રહે તો તો એ અંદરથી એનું એ પ્રમાણે અંદર ઈચ્છા થાય અને એ પોતે અવિરતપણે હોય અને એ પાછું હાલે બધી ઉડે બધું દોરમ કરી આ કેમેરા સાથે જોયા કરીએ તો કેમેરો તો બધું આમ તેમ થઈ જાય બોલો તો અહંકારની શક્તિઓ છે આ પૂતગલની શક્તિઓ છે પૂતગલ આટલું કામ કરે છે આજના વિજ્ઞાનના યુગમાં આપણે બધા જ જોઈએ છીએ કેટલું બધું પૂતગલ આજે અહંકારે કરીને કેવી કેવી શક્તિઓ જો લંડનમાં ચાલે છે અત્યારે અહંકારના પ્રદર્શનો મહાત્માને મજા આવે આ જોવાની કેવું પડે <laughs> કેવું પડે <laughs> અહંકાર તો શું ના કરે ખ્યાલ આવ્યો કે નહીં હમ એ અહંકારથી મુકાઈ ગયા તો અહંકારનું અપમાન કર્યું આપણે કર્યું અપમાન ના એને એની જગાએ રાખ્યો પણ એને ફેરવી નાખ્યો જરાક શું કર્યું અવરો હતો એને હવરો કરી નાખ્યો દાદાએ આટલી કમાલ કરી છે બીજી કશી કેવો હશે છે હર્ષદભાઈ હા કે બીજું નથી કે શુદ્ધાત્મા આપી નથી દીધો અહંકાર ફેરવ્યો છે જ્યાં અહંકાર રમણ રમણતા કરતો હતો એમાંથી એ રમણમાંથી મુક્ત કરાયા તમને એ જ્ઞાની પુરુષના ના કરી શકે એટલે કર્મનો ગોટો વાળી જ્ઞાની પુરુષ ભસ્મીભૂત કરી શકે છે અહીંયા કહ્યું પાપોનો કર્મોનો એ કરી શકે અને પછી પાછી એમની તમને તારી શકે એટલે તમને પાછા અહંકારને સૌરો કરી દે તમે જે છો તેમાં મૂકી દે એટલે તમે થાય એટલે તો બોલવું પડે છે ને આપણે હું શુદ્ધાત્મા છું <laughs> બોલવું પડે છે ને હા करिए करिए चलो એટલે इतिहास से दृष्टांतों तो इतिहास के होते हैं हम अभी इतिहास से मुक्त हो गए हैं સુનીતાજી આપણે બધા ઇતિહાસથી મુક્ત થયા છીએ ઇતિહાસ બધો ભવિષ્ય ભૂતકાળને લાગુ પડે છે શું અને આપણે વ્યવસ્થિતની આજ્ઞા આપણામાં આવી ગઈ એની સમજ જેમ ખીલે તેમ આપણે ઇતિહાસથી મુક્ત થઈ ગયા કારણ કે આપણામાં આપણે કાયમનું વર્તમાનતાનું જીવન આપણું અંદર ખુલ્લું થતું જતું જાય છે વર્તમાનતાનું સમજાયું ને વર્તમાનતાનું દાદા ભગવાન એક અદભુત આપતા સૂત્ર છે કે એ સમજો પંચ્યાસી છ્યાસીની એ વાત થઈ હશે ત્યારનું એ તે વખતની એ સૂત્ર આવી લોકો છે પણ એમના છેલ્લા વખત પહેલા હતા તારની વાત છે તો કે આપણે સમજો કે ઓગણીસો નવું નેવુંમાં જે થવાનું હતું આપણે અત્યારે દેખાય દેખાય તો એ ભવિષ્યનું રહ્યું ના એ વર્તમાન થઈ ગયું વર્તમાન થઈ ગયું અને બધી ઘણી રીતે વ્યવસ્થિત શક્તિને વ્યવસ્થિત રીતે આજ્ઞા સમજાવી છે દાદા ભગવાને કે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા ભૂતકાળને લાગુ પડે છે શું કહ્યું ભૂતકાળ કોઈને છોડતો જ નથી કોઈને ના છોડી શકે હમણાં કલાકે ક્ષણ પહેલા બની ગયું તો ના છોડે આમ બહુ મુશ્કેલ કરે છે આપણને તો વ્યવસ્થિત શક્તિ એટલે કે કહ્યું કે બને તે જોયા કરજો અને તમારાથી રહેવાય ના રહેવાય બધું જુદું પણ બની ગયા પછી જો તમને એવું હાજર થઈ જાય કે બરોબર કરેક્ટ બન્યું આ તો મને આમ લાગતું હતું પણ આ મારા માટે કરેક્ટ બન્યું કરેક્ટ બન્યું કહે તો આપણા પોતા માટે જ હોય અને આપણને બહારથી લાગતું હોય બધું આવું બન્યું ને તેવું બન્યું સમજાયું ને કરેક્ટ બન્યું એટલે બની ગયા પછી એ વ્યવસ્થિત છે એવું આપણી સમજણમાં ખીલવું જોઈશે સમજાયું ને હા ભવિષ્ય તો ભવિષ્ય જ છે એ વ્યવસ્થિત હાથમાં છે ખરો પણ આપણે એવું બોલવાની જરૂર નથી નહીં તો અત્યારે આપણું જીવવાનું પુરુષાર્થથી આપણું અટકી પડે સમજાય છે ને આ ઝીણી ઝીણી વાતો દાદા એવી સરસ સમજાય છે બહુ સૂક્ષ્મ વાતો છે આ इसमें कुदरत हमें किस गुड रहस्य से अवगत कराना चाहती है કુદરત આપણને એ જ અવગત કરાવવાના ચાહે છે કે હવે આપણું મન વચન કાયાથી સુનિતાજી તમારું મારું આપણા બધાનું એ કુદરત જ ચલાવી લઈ લે છે આપણે એમાં કશું કરવું નથી પડતું જ્યારે આ એકલવ્ય કહ્યું કર્ણ કહ્યું અને એ અને હનુમાનજી તો તે વખતે લઈને જ આવેલા આગળથી એટલે એ પ્રમાણે એ તો ટોટલી સમર્પણ હતા સમર્પણ થાય એટલે એમનું જીવન જન્મથી આગળથી ગયું એવું તે સુંદર ગયું શું એ સમર્પણ ભાવ કેટલું કામ કરે છે જોજો તમે સમર્પણ ભાવ ત્યારે તે સિદ્ધ થઈ શકે છે આજે હનુમાનજીની પૂજા કરે ને જે છે એ તો એમના દેવો છે એની પાછળના રક્ષક અધિષ્ઠાત દેવ દેવીઓ છે બધા હોય બધું હોય દરેક દેવ હોય તો કુદરત આપણને એની સહાયતા એટલી સુંદર મળે છે કે આપણા જીવનમાં જે જે કંઈ બધું બનતું હોય એમાં ધીમે ધીમે આપણને સમજાતું જાય છે કે આ કુદરતે આપણું સંભાળી લીધું તે પછી સમજાય જરા મોડું સમજાય પણ સંભાળી લીધું એ જરૂર સમજાય તમને દિવસે ના સમજાય હમણાં એક દિવસ બે દિવસ ચાર દિવસ પાંચમે દિવસે તમારા સ્વપ્નમાં આવીને સમજાવશે તમને આવરણ ઓછા થશે તેમ તેમ જોજો ચોખ્ખું દેખાશે પણ એ સંકેત ભાષામાં હોય છે કેવું સંજ્ઞા ભાષામાં સંકેત હોય એટલે અમે સંકેત પકડી લેવાનું આપણે પછી કે આ સ્વપ્નમાં આવું કેમ દેવું એવું નહીં સંકેત પકડી લો એનો આગળ दादाजी ज्ञान समय सिद्ध कब होता है सुनीता जी ज्ञान समय अर्थात ज्ञान अर्थात विचार मन मन की अवस्था है समयवर्ती हो जाती है तब हमेरा सिद्धत्व व्यक्त हो जाता है शरीर के अंदर फिर भी शरीर एक पिंजरा सरखा रहता है और शरीर जितनी आयु बाकी है वो वायु आयु खत्म होने के बाद पश्चात ही वो पिंजरा से मुक्त होकर सिद्ध हो जाते हैं तो हमें बीज स्वरूप से सिद्धता प्राप्त हो गई उसके पश्चात आज्ञा धर्म से इतना हमारा विकास है अंदर वो सिद्धता का विकास नहीं है लेकिन આપણને આપણા જીવનમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ્ઞાન દર્શન સ્વરૂપે કેવળ જ્ઞાન પ્રકાશિત કરીને કેવળ થઈ જાય ત્યારે એટલે અત્યારે આપણો દર્શનનો ભાગ છે કેવળ સ્વરૂપ થતો જતો જાય છે આજ્ઞાધર્મથી આપણા જીવનમાં આપણા જીવનમાં હા કેવળ દર્શન સ્વરૂપ એટલે કે આપણું દ્રષ્ટા પણ એટલું બધું ચોખ્ખું થતું જાય છે એમાં આપણા જ્ઞાનના અંશો એટલા ચોખ્ખા થતા જતા જાય છે અને જ્ઞાનના અંશો જેટલા ચોખ્ખા થાય એ કેવળ જ્ઞાન થવા માટેના અંશો છે આખા એટલે એને કારણ કેવળ જ્ઞાનના અંશો કહેવાય છે કયા આજ્ઞા ધર્મમાં જ બને છે અંદરથી બને છે આ બધું શું બહુ સૂક્ષ્મતામાં બને છે અને એ રીતે આપણું સિદ્ધતા આપણી વ્યક્ત થતી જતી જાય વ્યક્ત થતી જતી જાય અને સિદ્ધ હોતા હે કહ્યું એ તો છેલ્લા અવતારમાં લાસ્ટ હ્યુમન લાઈફ આપણે બધાની આવવાની એ હ્યુમન લાઈફ બધાની એમાં કોઈ વિકલ્પ ના કરશો કે સ્ત્રી દેહ કે પુરુષ દેહ મોટે ભાગે મોટે ભાગે પુરુષ દેહથી હોય છે પરંતુ એમાં વિકલ્પ ના કરશો કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે બધું ગૂંચવાઈ મારશે આજે ગૂંચવાઈ મારશે હમ આપણા આદિનાથ ભગવાન ઋષભદેવ દાદાથી જ મરુ માતાજી માટે કેટલું સુંદર કહેવાયું શું નથી જાણતા આપણે બધા શું કહેવાય એવું ધ્રુવજી મરુ માતાજી હસ્તી પર બેસીને દર્શન કરવા ગયા હસ્તી બેઠા હવે તો મોક્ષ થાય હા આવું અને યાદ કેવું જ્ઞાન થયું કેવું જ્ઞાન થયું કેવું જ્ઞાન સિદ્ધ ગતિ થઈ હવે કે આવું છે એટલે ત્યાં જ આગળ રાખવું આવું બતાવી દીધું છે માતાજીને એમને મરુ માતાને સમજાયું બધું શાસ્ત્રોમાં એ બધા વર્ણનો છે ને કન્ફ્યુઝ કરી નાખે આપણને સિદ્ધ કેટલી પ્રકારે થાય કેમ ના થાય ને ક્યાંથી થાય ને નરકમાંથી સીધા જાય દેવમાંથી જાય માણસ કેટલી જાતના પ્રશ્નો કર્યા છે એમને બધા એટલે આપણે તો એ બધા મજગળમાં રાખ્યા નહીં દાદાએ સીધે સીધું મૂકી દીધું આખું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ અને એમાં આપણને આપણા માટે જ્યારે મૂંઝવણ કે ગમે તે થાય એના માટે બહુ સુંદર કલ્પસૂત્ર આપ્યું કલી કલિકલ પર સૂત્ર કેવું હા ખોલો તમારું સોલ સોલ્યુશન આવશે જોજો તમે જોજો અત્યારે આ યોગ આવ્યો છે હિન્દી થાય છે એનો તે અમારે એના એના નિમિત્તે અમારે પારાયણ થવાનો યોગ આવ્યો એટલું સુંદર થાય છે હર્ષદભાઈ જાણો છો ને બહુ સરસ ત્રણ ત્રણ હજાર થયા ત્રણ આ છેલ્લો અંશ છે હમ आगे दादाजी विज्ञान के सभी प्रयोगों में समय की मुख्य भूमिका है स्वरूप कीर्तन भक्ति के साथ साथ या तो सामायिक में भी समय की मर्यादा का मूल कारण क्या है સુનીતાજી સમય એટલે કાળ આ કલિયુગમાં એ અર્થમાં લેવાનું છે અને એનું મહત્વ એ છે આપણે કે આ બ્રહ્માંડમાં આપણે જન્મ મરણના ચક્રાવાની જે સ્થિતિઓ છે બધાની એમાં આપણે આ બધા આવી ગયા એમાંથી મુક્ત થયા આપણે એટલે આપણે કાળથી મુક્ત થયા કાળથી અને જે મુક્ત થયા નથી એમને પણ એ કાળ તો છે જ એટલા માટે કહ્યું એટલા માટે કહ્યું કે મનમાં જે જે વિચારો આવે છે તે કોઈ પણ વિચાર આવે તેમાં તું એને આઠ મિનિટથી વધારે ટકવા ના દઈશ પરંતુ મહાવીર ભગવાને કહ્યું ગૌતમ સ્વામીને કે આઠ સમયથી વધારે ટકવા ના દઈશ એ તો ગૌતમ સ્વામી હતા એટલે એમને સમય કહેવો પડે સમય બહુ ઝીણામ ઝીણો કાળનો પર્યાય છે એટલે સમય કહેવો પડે સમજાયું ને ના થવા દઈશ એ ક્ષણ કે સમય એ રીતે કહ્યું હોય છે મને અવસ્થાઓ અને આપણને દાદાએ કહ્યું અવસ્થાઓ ઝીણામ ઝીણી વાત અવસ્થાઓ કહી પરંતુ કાળના સંદર્ભમાં છીએ એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એ આખો વ્યવહાર કાળ આપણી સાથે જોડાયેલો છે વ્યવહાર કાળ કે છે એને સમજાયું વ્યવહાર કાળ એટલા માટે આ સામાયિક અને સ્વરૂપ કીર્તન ભક્તિ કહી એમાં જેને જેવો યોગ આવ્યો એમાં આઠ સમયથી માંડીને આઠ ક્ષણથી માંડીને આગળ વધે એ બધો લાભ લાભ ને લાભ જ છે એટલા માટે કીર્તન ભક્તિમાં બેસવાનું આપણે સ્વરૂપ કીર્તન ભક્તિમાં અને સામાયિકમાં એટલા માટે બેસવાનું એ સામાયિક થઈ તો ના શકે કલાક આખું પણ એમાં એમ ધીમે ધીમે કરતું આખું એ વિકાસ થતો જતું જાય એટલા માટે આ કહ્યું ખરી રીતે શુદ્ધાત્મા એ જ આલોચના છે શુદ્ધાત્મા એમ જ પ્રતિક્રમણ આવી ગયું અને શુદ્ધાત્મામાં જ પ્રત્યાખ્યાન એ ત્રણેય વસ્તુ એમાં નિશ્ચયથી છે જ પરંતુ વ્યવહારથી આપણો વ્યવહાર આખો બાકી રહ્યો છે સંભાવ નિકાલનો બધો એની શુદ્ધિ માટેનો એટલા માટે આપણને આ આલોચના પ્રતિગમન પ્રત્યાખ્યાન વિધિપૂર્વક આપણા અંતરથી આપણા શુદ્ધાત્મા એ જ દાદા ભગવાન સમક્ષ હમ આપણા પ્રજ્ઞાશક્તિ એને સ્તર ઉપર આપણે એની સાથે આ કરવું જ પડે સમજાયું એટલે આપણે આપણે દેખેલી ભૂલ આપણે આપણી સમક્ષ કરી લેવી પડે ચિત્રપટનો આધાર લેવો હોય ત્યાં સુધી ચિત્રપટનો આધાર લેવાય પરંતુ ધીમે એમ કરતાં કરતાં અંદર ચાલ્યા જાઓ તો વધારે સારું થાય એ સૂક્ષ્મતામાં બધું જાય આખું ખ્યાલ આવ્યો એટલે પ્રતિક્રમણ એ આજ્ઞાધર્મ અને પ્રતિક્રમણ બે જ વસ્તુ છે એની બહાર કશું જ રહ્યું નથી સમજ્યું એટલે આપણે સમયની મુખ્ય ભૂમિકા એટલે આપણે આ જીવનમાં શુદ્ધ ઉપયોગ એને સમય સમજી લેવાનો શુદ્ધ ઉપયોગ અને એના માટે આ કીર્તન ભક્તિ કહો સામાયિક કહો આપણે પ્રતિક્રમણોના પ્રયોગો કહીએ આપણે જાત જાતના અગિયારસો કહીએ છીએ અગિયારસોના પ્રયોગો કરીએ એ બધું એનામાં આવી ગયું અગિયારસ બહુ સુંદર કામ કરે હા પણ અગિયારસો એક્ઝેક્ટ દાદા ભગવાને સમજાવી છે અને આપણા મહાત્મા અત્યારે કેટલા બધા લાભ લઈ રહ્યા છે આ પુરી નાનંદજી કરાવે છે ને બહુ સુંદર લાભ થાય ખરેખર એ પ્રયોગમાં એ રહેવા જેવું છે આયા છે પુલિનાનજી તો સમયની વાત એવી છે સુનિતાજી આપણા માટે શ્વાસ શ્વાસ જે જાય છે તે એમાં હું શુદ્ધાત્મા છું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે એટલે આપણો શ્વાસ જ્ઞાતા દ્રષ્ટાપણાનો છે અને સુનિતાજીને આપણા બધાનો શ્વાસ દેહથી છે તે આ દેહ પ્રાણથી છે કયો પ્રાણ દેહ પ્રાણ છે આ એ પ્રાણ એ બધું પ્રાણવાયુ છે આખું અને હું શુદ્ધાત્મા છું જ્ઞાતા દ્રષ્ટા પ્રમાણેનો આપણું શ્વસન ચાલ્યા કરે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા પણ એ આપણો નિશ્ચય પ્રાણ છે શું કહ્યું એટલે વ્યવહાર પ્રાણનીથી જે જીવન જીવાય છે એમાં નિશ્ચય પ્રાણથી આ શુદ્ધાત્મા સ્વરૂપે રહીએ ત્યાં આગળ આ સમયને આ બધું વિલીન થતું જતું જાય બધી રીતે અને એમાં માટે આ બધા આપણે એ છે એને આધાર તો લેવો પડે ને આપણે જ્યાં સુધી છે આ આજ્ઞાધર્મે આધાર જ છે આપણો પણ કેવો નિરાલંબી આધાર છે કેવો એટલે આપણને નિરાલંબ કરાવનારો સ્વતંત્ર એ છે समय आत्मा का परमार्थ ये है सुनीता जी कि સમય જેમને સમજમાં આવી ગયો જેટલો સમય સમજમાં આવ્યો એટલે કે આ બધું આ વ્યવહાર છે આના નિશ્ચય છે એ પ્રમાણે વ્યવહારમાં વ્યવહાર સમય છે નિશ્ચયમાં નિશ્ચય એ સાર છે સમયનો શું કહ્યું એટલે નિશ્ચયને સમયનો સાર કયો એટલે જેટલો સમય સમજમાં આવ્યો તે બધો સમય સાર એ કંઈ ઘડિયાળ બનાવ્યું છે આપણા મહાત્માએ કંઈ મુંબઈવાળા કોને મને ખબર નથી તે બધાને વેચ્યું છે મને લાગે છે હે મુંબઈ ભૂલી ના છે એમાં એમને એ બધો સમય સાર સુનીતાજી તમે બનાવ્યું તો બહુ સારું બનાવ્યું મને એમ કે પેલા મુંબઈ વાળા હશે કચ્છી ગ્રુપ બહુ સમજ્યા ને સુનીતાજી આત્મા સમયનો સંબંધ એવો છે दादाजी मनुष्य लोग जहां जीवन पर्याप्त है उसे मृत्यु लोग कहने के पीछे क्या शाश्वत आशय है इसकी गंभीरता समझाइए મધ્ય લોક ઉર્ધ્વલોક એ દેવલોકોનો લોક છે મધ્યલોક એ મૃત્યુલોક એટલે કે જન્મ મરણના ચક્રાઓમાં જે ફસાયેલા બધા જીવો છે અને ચક્રાઓમાં સતત ચક્રાઓ ચાલુ જ છે જેમનું એ બધા મધ્યના લોકો મૃત્યુલોક કે છે એમાં મનુષ્યને મનુષ્યલોક કે છે તેમાં પણ જે કર્મભૂમિ છે બધી પંદર ક્ષેત્રોની કર્મભૂમિ છે એમાં ભરતભૂમિ આપણી ભારત જે છે એ કર્મભૂમિ કહેવાય ભારત હવે ભરત ક્ષેત્ર તો આખું વિશ્વ છે પણ એમાં ભારત જે છે તે પણ એ ભારત ઉપરથી એ કર્મભૂમિ છે એના આધારે એ આખું ભરત ક્ષેત્ર નામ આવે છે શું એ તો ભરત રાજાને કારણે ચક્રવર્તી રાજાને કારણે એ છે પરંતુ એ સમજાવીએ તો બધા કે આપણે આ તો પોતાનું ખેંચ ખેંચ કરે છે એવું થાય એટલે મૃત્યુલોક એ શાશ્વત કહેવાનો મતલબ એ છે કે આ બ્રહ્માંડની ભાષામાં કહ્યું છે અને વિશ્વ આપણે કહીએ છીએ વિશ્વની ભાષામાં વિશ્વની શરૂઆત ક્યારે એનો અંત ક્યારે આ બધી અત્યારે વાતો ચાલી રહી છે એમાં વિશ્વ શાશ્વત છે અને બ્રહ્માંડ પણ શાશ્વત છે શાશ્વત એટલે એની જ રીતે એના આધારે રહેલું એને કશો આધારની જરૂર નથી પોતે જ પોતાથી રહેલું છે આખું એ બ્રહ્માંડને વિશ્વનું સ્વરૂપ એ પૂદગલના અર્થમાં કહ્યું છે પણ કયું પૂદગલ પૂદગલ ત્યારે કહેવાય કે જ્યારે આત્માની હાજરી સાથેનું હોય ત્યારે આત્માની હાજરી સાથેનો પૂદગલ પરમાણુઓ હોય એને પૂદગલ કહેવાય આત્માની હાજરી વગરના પૂદગલ પરમાણુઓને પૂદગલ નથી કહેવાતું એને કહેવાય નહીં પરંતુ એ પરમાણુઓ છે કે એના શુદ્ધ ભાવે શુદ્ધ ભાવે છે એટલે એને વીસ રસા કે છે શું વિશુદ્ધ વીસ રસા એ એમાં પરમાણુઓ છે પરંતુ એ આખા પ્રયોગે કરીને પ્રયોગશાત બની રહે છે અને મિશ્ર ફર આપ્યા કરે છે આપણને અને અંદર મિશ્ર થઈ જાય છે અને મિશ્ર થઈ ગયેલા એ વ્યવસ્થિતમાં જઈ અને પછી એ આખો પ્રયોગ નીકળી જવા માટે પ્રયોગ સ્વરૂપે એને જીવવું જન્મવું પડે છે એટલે પ્રયોગશા સ્વરૂપે આખું ચાલ્યા જાય એ ખાલી થાય બધા સમજો આગળના મિશ્રસા પ્રયોગશા સ્વરૂપે ખાલી થાય એટલે પ્રયોગશાથી પાછા અંદર મિશ્રસા થયા પાછા એટલે પ્રયોગશા એટલે શું કે પ્રયોગ અને હું એક જ છીએ હા એટલે પૂતગલ સાથે પૂતગલ જે આત્માની હાજરીમાં આખું પૂતગલથી જ પૂતગલ સ્વરૂપે છે તેમાં આજે મને ખબર નથી એટલે બેભાનપણે એ જ હું જીવું છું કે છે એમાં થઈ જાય છે એટલે પ્રયોગમાં પ્રયોગની એકાત્મતા એ પ્રયોગશાળાના કારણે એટલી બધી ઝીણી એમાં સમયની ગણતરી છે કે એમાં અંદર આવી જાય છે આ વિજ્ઞાનીઓ આજે ના પકડી શકે એના તો અને એ શુદ્ધ પરમાણુ અંદર ખેંચી અને તરત જ એમાં ચાર્જ આવી જાય છે પેલા હુને લીધે મિશ્ર હુને લીધે કેવું અને મિશ્ર થઈ જાય છે ત્યાં અને એ કારણ સ્વરૂપ થાય છે કોઝ અને એ વ્યવસ્થિતમાં જાય છે અને એના અહીંયા આગળ આ પ્રયોગ જન્મ લે છે આખો હા પ્રયોગ સેટ થઈ ગયેલો એને જન્મવું પામવું જ પડે નહીં તો પ્રયોગ પૂરો કેમ કરીને થાય ખરું કે નહીં એ રીતે છે હા તો વિશ્વ શાશ્વત આ રીતે કહ્યું છે સુનીતાજી મનુષ્ય લોક વિશ્વ વિશ્વ બ્રહ્માંડ સભી એનું કોઈ બિગિનિંગ નથી કોઈ એન્ડ નથી ચાલ્યા ચાલ્યા જ કરે છે પણ સમય પ્રમાણે ફેરફાર બધા થયા કરે છે એના આ છેલ્લું દાદાજી દર્શન ઓર દ્રષ્ટિ કા પ્રયોગાત્મક સ્વરૂપ સમજાઈએ સુનિતાજી દ્રષ્ટિ એ બે પ્રકારે છે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ એ વિનાશી છે અને નિશ્ચય દ્રષ્ટિ એ અવિનાશી છે એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ એવું પણ બહાર કહેવાય છે એ પ્રમાણે પણ ધર્મની આરાધનાઓમાં ચાલે છે પણ એમાં એ બુદ્ધિને લાગુ પડે છે દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એ ભગવત દ્રષ્ટિને લાગુ પડે છે શું કહ્યું એટલે ભગવાનનો જોવાનો ગુણ હા બધા કહે છે ને ભગવાન તો બધાને જુએ છે એ ગુણ છે એનો એટલે આ એ ભગવાનનો જોવાનો ગુણને દર્શન કહે છે અને એ દર્શન આપણામાં ખુલ્લું થાય એના માટે આ દ્રષ્ટિ એ પ્રયોગ સ્વરૂપે કરીને કયો પ્રયોગ શુદ્ધ પ્રયોગ કેવો શુદ્ધ પ્રયોગ સાથી તો કે આપણે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા છે માટે નહીં તો નહીં હમ નહીં તો નહીં નહીં તો આપણને શુભાશુભ પ્રયોગથી આપણે હોવું પડે જેને નથી એના માટે શું કહ્યું શુભાશુભ પ્રયોગથી હોવું પડે પણ શુભાશુભથી મુક્ત થઈ આપણને શુદ્ધ પદ પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું છે એના કારણે આપણી જે દિવ્ય દ્રષ્ટિ ખુલ્લી થઈ એટલે પ્રજ્ઞાચક્ષુ એ દિવ્ય દ્રષ્ટિ છે આખી શુદ્ધાત્માની જ્ઞાયક સ્વભાવની શક્તિ છે જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થઈ ગયો છે શુદ્ધાત્માનો ત્યાં આગળ નાયકની અનંત શક્તિઓ છે અને કેટલો બધો સ્વભાવ છે બધો એમાંથી આ મુખ્ય એનો નાયક સ્વભાવ ખુલ્લો થઈ ગયો એ આખી પ્રજ્ઞાશક્તિ અને કલ્પશક્તિ કે છે એને શું કહ્યું કલ્પશક્તિ એટલે હંમેશા જ્ઞાયક સ્વભાવ કરીને રહેનારી શક્તિ શું કહ્યું શું આત્મામાં તો અંદર નિહિત છે જ પરંતુ એ ખુલ્લી થવી જોઈએ ને એટલે એને કલ્પશક્તિ આ દાદા ભગવાને આજના વિશ્વને એટલું બધું અદભુત વિધાન આપ્યું છે કલ્પશક્તિનું કોઈ જગાએ નથી બહુ સુંદર છે અને એટલા માટે મહાત્માઓ આ કલ્પશક્તિ આખી જ્ઞાયક સ્વભાવ ખુલ્લું થવાથી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ મૂળ જ્ઞાન દર્શન સ્વભાવ એમાંથી બાકીનો રહ્યો વ્યવહાર એ હવે તમે એ આખી રીત પૂરી કરી નાખો વ્યવહારની શુદ્ધિની એ વ્યવહારની શુદ્ધિની રીત પૂરી કરી નાખશો એટલે તમારું દર્શન ખુલી જશે એટલે પછી તમારે દ્રષ્ટિ સ્વરૂપ રહેવાનો સવાલ ના આવ્યો એટલે આજ્ઞામાં ત્યાં સુધી આજ્ઞાથી દ્રષ્ટિ સ્વરૂપ રહેવું પડશે કે હવે તમારો બાકી વ્યવહાર રહ્યો ને એ વ્યવહાર દ્રષ્ટિથી રહ્યો શું કહ્યું એટલે અમે આજ્ઞા સ્વરૂપ આપવું પડે છે તમને કારણ કે તમારો વ્યવહાર છે જો મારો વ્યવહાર હોત તો મારા વ્યવહાર પણ રહ્યા હોત તો મારે આજ્ઞા ના આપવી પડી હોત એવું દાદાએ કહ્યું પણ એ મારા કયા પ્રમાણે જીવ્યા નતા ને તમે આગળ <laughs> એટલે તો અપૂર્વ કહ્યું ને અપૂર્વ કહ્યું ને અનુપમ અને અપૂર્વ કહ્યું અપૂર્વ યોગ કયો અદભુત અદભુત યોગ કયો એટલે દર્શન ને દ્રષ્ટિ એ ક્યારે કે આપણે આપણી દર્શન દ્રષ્ટિ ખુલ્લી થાય પછી નહીં તો પછી એ આખી વ્યવહાર દર્શનમાં બુદ્ધિના પ્રકાશે કરીને એ ગાઈડ થયા કરે આપણી દ્રષ્ટિથી આપણે જીવનમાં બુદ્ધિનું દર્શન આપણને ગાઈડ કરે અને એ પ્રમાણે આપણે જીવ્યા કરીએ એને થયું એ પ્રમાણે થાય તો બહુ તેર તેર કરે આ તો બહુ ઘણા વખતે આ સુનિતાજી પણ દસ ને પાંચ થઈ ચલાવું છે દસેક મિનિટ બધા મહાત્મા દસેક મિનિટ ચલાવીએ હમ આ જરા જોઈ લેજો નિમેશાનંદજી તમે મૃણબેનનું આવ્યું કાક શું છે તમે પૂછો છો આ જગતમાં જીતવા જેવું શું છે ત્રણ વેદ જ છે જેને વેદ જીત્યો તેને આખું જગત જીત્યું ત્રણ વેદ કયા તો કે સ્ત્રી વેદ પુરુષ વેદ ને નપુષ વેદ મુખ્ય તો સ્ત્રી ને પુરુષ જ ગણાય છે એટલે વેદ તો ત્રણ જ એટલે તમારા બેનું આ આપતા સૂત્ર નંબર છસો ને ત્યાસીમું છે આ મુખ્ય સૂત્ર છે આપણું આ તો ત્રાજવાની દાંડી જેવું બની જવું જોઈએ આપણને સમજાયું શરીર છે એટલે આપણે એની જોડે ઝઘડતા નથી કશું નથી પણ સમજણ કેળવી લેવી છે આપણે સમજણ સમજાયું ને તો આપણું નિર્વેદ સ્વરૂપ અંદરથી ખુલ્લું થતું સમજણ સમજણમાં શરીર સાથે અને પછી એ યોગ બને આખો અદભુત યોગ બને શુદ્ધાત્માનો યોગ યોગ શરીર તો છે શરીર તો ભોગને આધીન જ છે એટલે ભોગ એટલે શું કે ભોગવટો શું કહ્યું ભોગતા પદ એ તો છેક સુધી ચાલ્યા કરશે એનું પણ એ ભોગતા પદ આપણે નથી શરીર એટલું એટલે ભોગતા પદ પછી રહે નહીં એ બધું નીકળી જાય આખું આપણું હવે આ જે ભોગવટાપણું આવે છે એનું હું ભોગતા નથી એ રીતે તો પછી એ વેદ તમે છે થઈ જાય એના માટે આ સૂત્ર છે Jasmine I have attach the નિશ્ચય નિગમન અચ્છા કેન યુ પ્લીઝ એક્સપ્લેન બનાવવા context of the entire line આ બનાવવાનું શું શું એકલી મને પૂછવા આવજે ને બેન હા એટલે સારું પડશે આ ત્યાં નિશ્ચય નિયમન આપ્યું છે ને મને મારી પાસે આઈને સમજી જજે હા આપતા સૂત્ર ત્રણ આપણા એસએમ પૂછે છે આપતા સૂત્ર નંબર બે હજાર સાતસો ને ત્રણ કર્તાપદની ભ્રાંતિ પોતાથી ના તૂટે જ્ઞાની પુરુષ એકલા જ એ તોડી આપે એટલે જેમનું કર્તાપદ ગયું છે જ તોડી શકે બીજો રસ્તો જ નથી એમાં પરંતુ આપણે મહાત્માઓએ આ વાત બહુ સારી રીતે સમજી લેવી જોઈએ એટલે જ્યાં સુધી કર્તાપદની ભ્રાંતિ આપણી તૂટી નથી આપણને અકર્તાપદ પ્રાપ્ત જરૂર થયું છે પરંતુ આખો આપણો વ્યવહાર બાકી રહ્યો છે ને આખો એ બહુ જ ચેતી ચેતીને ચાલવા જેવું છે બહુ ચેતી ચેતીને ચાલવા જેવું સાવધાનીપૂર્વક બહુ સાવધાનીપૂર્વક એ ખાસ જોવાનું આપણે ડિસ્ચાર્જ શબ્દ બોલેથી કંઈ કશું ભરી ના જાય પણ આપણે સમજીને રહેવું પડે શું બરોબર છે પછી આપતા સૂત્ર નંબર એક હજાર એકસો ને ભગવાને શું કહ્યું કે ખોટાને ખોટું જાણે ને સારાને સારું જાણ ખોટાને ખોટું જાણ અને સારાને સારું જાણ પણ ખોટું જાણતી વખતે એની ઉપર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત માત્ર રાગ ન રહેવો જોઈએ ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં એટલે જેમ છે તેમ જેમ છે તેમ એ આપણી દ્રષ્ટિ કામ કરશે જેટલો વ્યવહાર શુદ્ધ થશે એમ સમજાતું જશે સમજાતું જાય એ જ દેખાતું જતું જાય સમજાયું ને જાગૃતિ અને પછી સમજ ખીલતી જતી જાય જાગૃતિ પ્રમાણથી જાગૃતિ મુખ્ય વસ્તુ છે આખી જાગૃતિ આપણી અંદર સમજ બધી ખુલ્લી કરાવે અને અનુભવ અનુભવ દશાએ કરીને આપણને જે સમજણો મળી હોય એ આપણામાં હોય અને આપણે કામ કરતી જતી જાય આપણે જાગૃતિએ કરીને તો આપણામાં એ સમજ સ્વરૂપે અંદર સ્ટેબલ થતી જતી જાય સમજાયું સમજ એટલે જ્ઞાની પુરુષ દાદા કે છે અમે કશું કરતા જ નથી અમે કશું આપતા નથી લેતા નથી અમે જે એમાંથી છૂટી ગયા છે તમને કેવી રીતે કરી શકીએ ક્રિયા ના હોય અમે જ્ઞાન આપતા નથી કે છે આ તો કૃપા ઉતરે છે અંદરથી ભગવાનની તે ભગવાન સ્વરૂપ ખુલ્લા થયા માટે શું કહ્યું એટલે એટલે અમે જ્ઞાની પુરુષ બીજું ખાલી સમજણ આપી શકે છે ખાલી સમજ જ આપીએ સમજ સમજણ આપે સમજે એટલે આ બધું બહુ વિજ્ઞાન રહેલું છે આની પાસે સમજાવે તો જ્ઞાની પુરુષની દશા અને પદ બહુ સારી રીતે સમજી શકાય એવું છે ત્રીજું આપતા સૂત્ર નંબર ત્રણ હજાર છસો ને ચોરાણું વ્યવસ્થિત ઉપર વ્યવસ્થિતની સત્તા નથી વ્યવસ્થિત તો ખાલી રિઝલ્ટ આપે છે જો વ્યવસ્થિતની સત્તા હોત તો તે કહેત કે મારે લીધે જ બધું ચાલે છે જો ભગવાનની સત્તા હોત તો તે રોફમાં આવી જાત કોઈથી બોલાયું નથી ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે હવે આમાં શું સમજવું છે સત્તા નથી એ તો સમજાયું છે ને એમને દાદા છે બોલો બોલો આ એ ખરો પણ એમાં એટલી બધી સમજ છે એ છેક સુધી પહોંચાડી દેવી છે એટલે તો પર ને પરાધીન કહ્યું ને સત્તા નથી તો એની સમજમાં એટલી શક્તિ પર તો છે શું પછી પરાધીન છે એટલે કહું કે વ્યવસ્થિત નહીં શકતા વ્યવસ્થિત ઉપર નથી એમ કે છે પરાધીન એટલે સમજાયું ને નહીં તો સ્વતંત્ર થઈ જાય નહીં સમજ્યું પણ દાદાજી એમાં સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે આ જેમ છે તેમ પકડ્યું તો ખલાસ થઈ ગયું પછી હમ બહુ સાદું લાગે છે પણ બધું જ આવી ગયું એમાં બધું કારણ બહાર બધા આવી ગયા ધીરુજી સ્થૂળ સૂક્ષ્મ ને કારણ વાણીના સંયોગો બધું આવી ગયું બોલો પણ આજ્ઞા સ્વરૂપે જે આપ્યું એની સમજણમાં બહુ શક્તિ છે આ ત્રીજી આજ્ઞા ત્રીજી આજ્ઞા બહુ સારું છે તિરુભાઈ તમારું છે હવે હવે આપણે પછી આગળ લઈએ હા એટલે આ રવા જ આગળ બાકી છે આટલું બરોબર છે આ બીજા બધા થઈ ગયા હમ અને આ એમને આવજો બેન છું ને આ પેલી બેન આવશે મારી પાસે અને આ બાકી રાખ ચાલો હે બુધવારે તો એવું છે કે આ ઓગસ્ટમાં લોકો વરસાદની બહુ રાહ જોઈ રહ્યા છે એટલે આપણે કુદરત પર છોડી દો આવે એટલે હમણાં તમે નિશ્ચિત ના કરો કશું એ તો અવરોધ પડે આપણને કુદરતમાં વરસાદની બહુ જરૂર છે બધા હા એવું પછી યોગ આવશે એની મેં ચાલશે બધા મહાત્માઓ અને આપણે આપણે બધા દિલવાળા છીએ આપણે કંઈ આવક ના હોય એવું કહેવાવાળા નથી પણ આપણે ભાવમાં આપણે પુરાવો તો પૂરી દઈએ ને આપણે કે બધા બહુ તરસ એ વરસાદ આવો નમો વિતરાગા નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોહે સવ સાવણમ એસો પંચ નમુકારો સવ પાવક પણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાન આંખો બંધ કરો બધા બોલજો હું છું હું છું હું છું હું છું હું છું અને એટલે જ આ મન વચન કાયાને જેમ છે તેમ જાણી શકું છું સારી રીતે કારણ કે કારણ કે હું છું હું છું હું છું હું છું બસ એટલું જ બસ એટલું જ બસ ધેટ્સ ઇટ જય સચિદાનંદ હવે પછીના કાર્યક્રમ આ મુજબ છે બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ બપોરના ત્રણથી પાંચ બાબુકાકાના હોલમાં રહેશે ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ સાંજના છ થી આઠ બાબુકાકાના હોલમાં અને શનિવારની પ્રાતવિધિ દાદા આલય ખાતે રહેશે આજના પ્રસાદીના નિમંત્રકો છે હરીશભાઈ પટેલ પ્રજ્ઞેશ પંડ્યા હર્ષાબેન રાજુભાઈ પટેલ હર્ષાબેનનો જન્મદિવસ છે અને તરુણ કાકાની પૌત્રી પ્રતિતિનો ત્રણ તારીખે જન્મદિવસ છે એ નિમિત્તે આજના નિમંત્રક છે અને ઇન્દિરાબેન પટેલ પાંચ કુટુંબીજનો તરફથી આજના પ્રસાદીનું આમંત્રણ છે જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ દાદા ભગવાનના અસીમ જય જય